એ આવો આવો મારા નાના મોટા ટાબરિયાઓ હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો દ્વારકામાં બેઠા બેઠા મિતાનસિંહ વાર્તા સાંભળે છે આવો આવો મિતાનસિંહ આજે હું તમને બધાને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું ભાઈ ધ્યાનથી સાંભળજો વાર્તાનું નામ છે વાઘ અને બગલો એક હતું જંગલ લીલું લીલું મોટા મોટા વૃક્ષો હતા નદી નાળા વહેતા હતા આવા જંગલની વાત છે આ જંગલમાં એક વાઘ રહેતો હતો ચટાપટાળો વાઘ હે ને ડાલા મથો આ વાઘે એક દિવસ એક સુવરનો શિકાર કર્યો કરીને અને શિકાર ખાવા માંડ્યો તો પોતાનો સુવરને ખાય અને મોજ કરે સુવરને ખાય અને મોજ કરે એવામાં ખાતા ખાતા વાઘભાઈના ગળામાં આ સુવરનું હાડકું ફસાઈ ગયું <laughs> અને હાડકું ફસાઈ ગયું એટલે વાઘ વાઘભાઈને તો ખૂબ પીડા થવા માંડી ખૂબ દુખવા માંડ્યું અને એ તો ચીસો પાડવા માંડ્યા અરે મને કોઈ બચાવો મારા ગળામાં હાડકું ફસાઈ ગયું છે <laughs> અને ભાઈ એ તો પછી કાંઈ ખાઈ શકે નહીં ને પાણી પણ ન પી શકે અને ઉપર નીચે થયા કરે ક્યાંય એને ચેન ન પડે વાઘને હો એવામાં એ નદી પાસેથી પસાર થતો હતો ત્યાં એણે એક બગલાને જોયો નદીમાં માછલા ખાતો ખાતો અને આ વાઘ તો રડતો રડતો જાય એટલે તરત જ બગલાને દયા આવી અને બગલાએ નજીક જઈ અને વાઘભાઈને પૂછ્યું અરે ઓ વાઘભાઈ તમને શું થયું છે તમને શું થયું છે કેમ આમ ચીસો નાખો છો મારા ગળામાં હાડકું ફસાઈ ગયું છે અને હું એને કારણે કાંઈ કરી શકતો નથી બગલા ભાઈ તું મહેરબાની કરી ને તારી લાંબી ચાંચની વડે પેલા હાડકાને બહાર કાઢી આ પૈસા વાઘે તો આવી વિનંતી કરી બગલાને વાઘના ગળા સુધી અંદર જવું પડે એમ હતું પણ કેવી રીતે જાય એને તો ડર લાગતો હતો વાઘ એને ગળી જાય તો વાઘ એને ખાઈ જાય તો પણ વાઘે એને ખાતરી આપી અને કહ્યું અરે બગલાભાઈ તું જરાય ગભરાઈશ નહીં હો નાનકડા પંખી હું તારો શિકાર નહીં કરું અને તું મારું જીવન બચાવીશ તો તું માગીશ તે હું ઈનામ આપીશ તને આ જો હું આ જંગલનું સૌથી શક્તિશાળી પ્રાણી છું તને વચન આપું છું હું તને ઈનામ આપીશ બગલાભાઈ તો ખુશ થયા સારું ત્યારે જોવા દો મને તમારા ગળામાં કે હાડકું ક્યાં ફસાયું છે બગલાએ કહ્યું જ્યારે વાઘે પોતાનું મોઢું પોણું કર્યું એટલે તરત જ બગલાભાઈ તો વાઘના ગળામાં ઊંડે સુધી અંદર સુધી પહોંચી ગયા અને તરત જ વાઘના ગળામાંથી હાડકું ખેંચી કાઢ્યું બગલાએ અને બગલાને આ પીડામાંથી આઝાદ કર્યો બગલાને દુખતું મટી ગયું અરે વાઘને દુખતું મટી ગયું અને પછી તો ભાઈ આ બગલાએ પોતાના ઈનામની માગણી કરી વાઘ પાસે એની આવી માગણી સાંભળીને વાઘ તો ભાઈ ગુસ્સે થઈ ગયો તારી જેવું પંખી મારી પાસે ઇનામની માગણી કરી જ કેવી રીતે શકે તું તો સાવ નાનકડું પંખી છો ભાગ અહીંથી જ્યારે તું મારા ગળામાં હાડકું કાઢવા અંદર ગયો ત્યારે જ હું તને ગળી ગયો હોત પણ મેં તને જીવતો છોડી દીધો એ જ તારું મોટામાં મોટું ઇનામ ભાગ અહીંથી નહીતર ખાઈ જઈશ બિચારો બગલો તો નિરાશ થઈને પોતાના માળા તરફ ઉડી ગયો હો ભાઈ તો ભાઈ કોઈ વ્યક્તિનો આવી રીતે આંધળો વિશ્વાસ ન કરાય બગલાભાઈ તો એવો પાઠ શીખ્યા તો તમને આ વાર્તા સાંભળવાની મજા પડી ને ચલો આવજો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહીશો ભાઈ હવે હાલાવાલા કરી જાઓ સપનામાં વાઘ આવશે બગલો આવશે અને આપણે બધા એમની સાથે રમીશું આવજો